તમારું કરતા બહુ ને અમે દેહના માલિક જ નહીં ત્યાં આગળ આ દેહ ના માલિક સત્યાવીસ નથી are the not the owner of this body owner of speech અને owner of mind are the first labour of this body એટલે પછી કેવી થાય પરમાણુ થી થઈ જાય ના એ પરમાણુ થી હાજરી થી બધું તે He's saying he doesn't it. What he's saying, he doesn't change it. But just by his presence, it changes. yes, for every, every girl should be given a chance to stay with him so that who is ready to come and stay with him? Mm-hmm. It's not possible that it's all આઈડિયાલિસ્ટિક વાત કરી દેટ ઇઝ પણ એવું બધું ના હોય ચાલો ભૈયા તૈયાર રાખો જોડે રહેવું દાદા ના પોસિબલ નથી વર્ક ને પુરુષો રાખીએ મારી પાસે